કેવળ જ્ઞાન દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી પૂરેપૂરું પચતું નથી ને પૂરવના પાપ કેવા ચીકણા ને પૂરવના પાપ કેવા ચીકણા કે દુનિયામાં એ જચતું નથી કે દુનિયામાં એ જગતું નથી મન વચકાયા અવસ્થા માત્ર કુદરતી રચના મન વચકાયા અવસ્થા માત્ર કુદરતી રચના જેવું દ્રવ્ય તેવા ભાવો જાણી જ્યોત્રી શમણા જેવું દ્રવ્ય તેવા ભાવો જાણી શ્રી શમણા જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ ચોટ્યું ત્યાંથી ખસતું નથી ચોટ્યું ત્યાંથી ખસતું નથી જેવું દર્શન છે તેવું તેનું જ્ઞાન જેવું દર્શન लष्कर कषाये वस्तू बंदी लष्कर कषाये वस्तू बंदी दादा पेचे केवळ ज्ञान पण पुरेपूर पचतू नदी दादा पेचे केवळ ज्ञान पण पुरेपूर पचतू नदी વિકલ્પોથી આ સંસારે પડ્યું બહુ વિકલ્પોથી આ સંસારે પડ્યું બહુ ગોઠવી દેવા સૌ વિકલ્પો સૌને સુખરૂપ થાવું ગોઠવી દેવા સૌ વિકલ્પો સૌને સુખરૂપ થાવ રહ્યું સંકલ્પે શુદ્ધ આત્મજ્ઞાન રહ્યું સંકલ્પે શુદ્ધ શબ્દ તૂટી ધ્યાન તૂટતું નથી ચિત્ત તૂટી ધ્યાન તૂટતું નથી ત્રણ કર્ણો બોરાવ્યા જ્ઞાની ચરણે ત્રણ કર્ણો બોરાવ્યા જ્ઞાની ચરણે કરમની કાલી નડતું નથી કરમની કાલે નડતું નથી દાદા નિષ્ફળ પચતું નથી પણ પૂરેપૂરું પચતું નથી ને પૂરવના પાપ કેવા ચીકણા ને પૂરવના પાપ કેવા ચીકણા દુનિયામાં એ જચતું નથી દુનિયામાં એ જગતું નથી જ્ઞાની ચરણમ વંદામી આજ્ઞા પાલન ઈચ્છામી તે જ્ઞાન જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ અમે ધરી નથી આત્માને કો પરી નથી આત્માને કો પરી મહામોગો છે મન ખાદે મહામોગો છે મન ખાદે ફક્ત પરમાર્થ હેતુથી જીવ ફક્ત પરમાર્થ હેતુથી જીવ નિકાલી છે સ્વભાવે સંદે સ્વભાવે મોક્ષની સંદે જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ ને કાજે અમે ધરી સમાધિ સુખતી તળશે સમાધિ સુખતી તળશે વિકલ્પે વિશ્વ શાંતિ હો વિકલ્પે પ્રગટતે વીતરાગી તે પ્રગટતે વીતરાગી તે જગત કલ્યાણ ને કાજે અમે દરિયો છે દાદા ભેટ અમે દરિયો છે દાદા ભેટ રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ નિકાલી છે અમારો દેહ નિકાલી જગત કલ્યાણે કાજે જગત કલ્યાણે કાજે કોટ ટોપી વાલે દાદાજી હમારે કોટ ટોપી વાલે માલા ભીતર દાદાજી બિરાજે ઉને જો પહેચાને જો ચાહે વો પાલે ટોપી વા

This is the original tape record. Original tape record. Original tape record sticks with you. Original tape record sticks with you. What I? Original tape record sticks with you. એમના જેવી રીતે હા આજે મારું મને ગીત ગાયું તેથી એટલું સરસ હતું Only comment. Thank you very much. Thank you. Yeah, come here. He's getting nervous now. પછી એને પેલી સારી એક ચોપડી આપો ને કાળી ચોપડી એક બે દાડા એક આ બાજુમાં હરે નીચે અંબાજી માતા આ બાજુ ગણપતિ બહુ મોટું બંને દેરા છે મેગેઝિન આવે છે એનું છે એમણે મેગેઝીન માં વાંચ્યું હતું આપડે જે ખાસ મુહૂર્ત બધું કર્યું છે એકલા આ હોય એકલા પેલા હોય સિંહ જુદા હોય મહાદેવ જુદા હોય કૃષ્ણ જુદા હોય એ બધું એમ તો બધા ધર્મ ભેગા થાય માતાજીના ભક્તો ત્યાં આવી છે કે ત્યારે થાય કેવું આ સેન્ટર છે એટલું બધું સુંદર સેન્ટર અને લોકોનું કલ્યાણ થવાનું છે આ ભગવાન બેઠા કે તથા આખા હિન્દુસ્તાન ને આખા વર્લ્ડનું કેન્દ્રનું આ મારી સંજ્ઞા છે એની સાથે એ જગ્યા કેમ પસંદ કરી અઢેક લાખ વર્ષની ઉંમર છે બેઠા છે ને હજુ એક લાખ વધેવાના એ કલ્યાણ થઈ જાય ને સંપર્ક છે મારો એમની સાથે આશીર્વાદ બાકી અમારે તો એ ધોતી જોતા મારા મારા પોતાના કમાણીના પૈસા પહેરવા હિન્દુસ્તાનમાં ઘરના ને ભાડું ખર્ચીને ફરવાનું અહીં એકલા જ ઘરના પૈસા લઈએ છીએ સાત લાખ રૂપિયા ખર્ચે નહીં આવીએ ત્યારે બસ એટલું ખર્ચો લઈએ છીએ અમારે પહોંચી ના વળે ને એટલે બધું બધું હિન્દુસ્તાનમાં ઘરના પૈસા એ બધું ફરવાનું મુંબઈ મુંબઈ અમદાવાદ બીજું એક પાઈ લેવાય નહીં કઈ જે આપવું હોય ત્યારે રહેશે એના માટે આપે સીધું બાર બાર આપે અમને વાંધો નહીં અમારે આશીર્વાદ આપે અમે આશીર્વાદ આપીએ ડબલ આપે એને જે ખાડો પડે પૂરે જાય બસ ભગવાન માટે પાંચ હજાર કાઢ્યા ફરી પૂરી મળી જાય એમ છે મીન ટાઈમ એવું થાય છે એવું થાય છે તમારે ફક્ત આશીર્વાદ આપવાનો એ કોને આ ભગવાન કોઈ કશું આવે અમારે તે લક્ષ્મીપતિ છે ને ત્યાં ફોન કરી દેવાના કારણે આપ આટલા અહીંયા ભગવાન માટે આપ્યા છે તમારે ફોન કરવાનું મેં સમજવું અને ના ત્યારે તેને માટે કરવું પડે અડચણ હોય અડચણ મુકાયેલો ત્યારે ના જ અડચણમાં મુકાય ત્યારે શું કરે અડચણમાં ના મુકાય મુકાય તો માગણી કરે એટલે પછી બહાર ક્યાં આવવું પડે ત્યાં આગળ માગે છે કયું કઈ હેલ્પ કરો અત્યારે એનો લોભ નહીં પણ એનું ગાળું ચાલે એવું કઈ હેલ્પ કરો લોક તો લોક લાખ લાખ માં ગયા અત્યારે ગાડું ચાલુ છે ગાડી તો છે પેટ્રોલ ના ને તારી પેટ્રોલ અત્યારે પછી ચૌદ લોકો ના ખાવેલા પછી શું કરવા માટે રામમોહન કહે છે કે બાણે ચૌદ લોક ના નાથ આવેલા હોય તો ઓછું શા માટે માગીએ બાણે ચૌદ લોક ના નાથ આવ્યા હોય તો ઓછું શા માટે માગે ખુબ જ માગવું જોઈએ ને કામ કરવા ના આવે યાદ ના ચિંતા ના થાય ના થાય મારી વાત નથી કરતો મારી વાત નથી કરતો એમ તમારી વાત નહીં કોઈ નહીં આમ જનરલ વાત એ વધારે પડતું થાય જ નહીં કારણ કે દુઃખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું વિટામિન આ સંસારી સુખો એ દેહનું વિટામિન છે શરીર આવું થાય અને પેલું આત્માનું વિટામિન છે એટલે કઈ દુઃખ આવે તે સારું આત્માનું વિચાર આત્મશક્તિ વધતી જાય અમે લખેલું પુસ્તકમાં દુઃખ તમને જો દુઃખ આવે તો વાંધો તો આત્મા જાણ્યા પેલા ને આત્માની ઓળખ થયા પેલા ને ના આત્મા ઓછા પછી ની જાણ્યા પછી એમને કહીએ છીએ કે દુઃખ આવે તો છતાં નું વિટામિન છે શું ખાવે હતા દેહનું વિટામિન છે કોઈ જગ્યાએ ખોટ જ નથી બે જગ્યાએ વિટામિન છે તમે સમજ ના પડી શું પડી દુઃખ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું દુઃખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહ આત્માનું વિટામિન જગ્યા પસંદ કરી ઠાકોરભાઈ નું પૂછ્યું છે કે જે આપણું દેરાસરની જે જમીન કામરે ચાર રસ્તા આગળ લેવાય તો એ જગ્યા શા માટે પસંદ કરવામાં આવી એ તો કોણ ચા માટે નહીં પણ કેવી રીતે પસંદ થઈ ગઈ તે સમજાતું કેવી રીતે પસંદ કરવામાં આવી કે સુરત સ્ટેશને અમને જ્ઞાન થયું સુરત જ્ઞાન સુરત છે તેને થયેલું એટલે અમદાવાદ વાળા એક જણે કહ્યું કે ભાઈ અમારી પાંચ લાખ રૂપિયાની રોડ પર જમીન છે તે હું તમને ફ્રી ઓફ આપી દઉં છું ત્યાં દેરાસર કરો એ એમના પણ ખેંચવા મળે અમદાવાદ વાળા વડોદરા વાળા કે તમારે ત્યાં મળતો મુંબઈ વાળાએ કહ્યું કે મારે તો બધો પણ કઈ ખાતર બહુ એ નતું પણ પછી આમ બહુ વિચાર કરતા બહુ એ કરતા તારણ કાઢતો આ લોકોનું અહીંથી અવાજ મને થયો કે સુરત ના જ ભાવ સુરત ન જ મળવું એટલે આ થઈ બરાબર ને એટલે સુરત ના લોકોને બહુ લાભ મળશે આ સુરત તાપી અને વાપી વચ્ચેના પ્રદેશને બહુ લાભ અને બધા સુધી તો ઠેઠ નર્મદા સુધી વાપી સુધીના પ્રદેશ લાગુ હા સરળ પ્રદેશ છે આમ તમારા ગામમાં ત્રણ કલાક આખું ગામ પૂના ગામમાં દરેક ગામમાં એવી ગામ શાંતિ થઈ જાય ને હા શાંતિ કેમ ને આટલું બધું આવક હોવા જતા શાંતિ નહીં કઈ રૂપિયાની પથારી કઈ ઊંઘ આવે તમે ગયા હતા જગ્યાએ જગ્યા પર મારે જોયું ને અમારે જવાનું તો ત્યાં થાય જ ને ત્યાં જવાનું તો થાય છે જગ્યાએ બધે અહીંયા એની બાજુ એની બાજુમાં પેપર પણ છે ને એમાં છે મારો શહેર છે એમની બાજુમાં પેપર મિલ છે સામે પેપર મિલ એમાં એ લોકો ભાગ છે એમાં એ લોકો ભાગ છે નામ વરાછા ની ત્રણ માઇલ છે ત્યાંથી ત્રણ માઇલ દૂર છે વરાછાવાળા રોડ પર બાકી અહીં રોડ પર બહુ મોઘું થઈ ગયું છે દસ રૂપિયા મીટર લીખે જગ્યા છે સિત્તેર હજાર વિના કેવા બોલી મીટર ના દસ રૂપિયા અમે ચાર સવાર સિત્તેર હજાર પચોતેર હજાર તમે સમજ પડી ને મીટર ના દસ રૂપિયા બાર રૂપિયા બાર મીટર નો દસ રૂપિયા તો હતા પછી બાકી સુરત મીટર ના પચાસ રૂપિયા સાત રૂપિયા બોલે સુરત બહાર માં આગળ સુરત ખાતે મીટર ના પચાસ થી સાઠ રૂપિયા પણ બોલાતા સુરત ખાતે અમારા પુરાણા બોલે છે આજે અત્યારે એ લોકો છે પુણા ગામની આજુબાજુ રૂપિયાના પચાસ થી સાઠ રૂપિયા બોલાતા છે સુરત આ તો સુરત થી દસ મિનિટ છેટે એ દસ માઇલ અમે પાંચ માઇલ પાંચ માઇલ સિટી એરિયા ની અંદર આવી ગયું જાણે એમનું ગામ સુરત શહેરની લિમિટમાં આવી ગયું પુણા સુરત શહેરની લિમિટમાં આવી ગયું હા લિમિટ તમારે તો બહુ કિંમત વધી ગઈ મંદિર ની થોડી વિગત વિગત વિગત સમજાવો મંદિર ની ઠાકોરભાઈ કેવું છે મંદિર માટે જરા વધુ કહો સમજ પાડો શું છે મંદિર તો આખા જગત નું કલ્યાણ માટે સાધન થાય છે આ તો મને હું પોતે મંદિર નો વિચારો નહીં આશ્રમ નો વિચારો નહીં મારા ત્યાં ને જગત લોકોનું કલ્યાણ હું જે સુખ ન પાડો છું એ સુખ બધા પામું મુક્તિ સુખ કે બંધન જ નહીં બંધન રહી પામો આત્મજ્ઞાન કરાવડાવી અને ચિંતા થાય મારી કોઈ જોખમદારી મારી જોખમદારી તે કરાવડાવી એક ચિંતા થાય બે લાખ નો દાવો મળશે મારી આજ્ઞા પાડે જ્ઞાન લઈ ચિંતા થાય બે લાખ નો દાવો મળશે ચાલી પચાસ હજાર છે મારી જોડે તમે જ નતા બાકી મારો કેમ છે મંદિર તો બધા બહુ છે અત્યારે આપણા ત્યાં પણ આ નવું નવું અત્યારે બાંધવાની શું જરૂર પડી આપણે કે મંદિર તો દેશમાં ઘણા છે તો આ મંદિર બાંધવાની શું આપણે જરૂરિયાત શું આ મંદિર થી બધા લોકો લોકોનો બહુ ફાયદો થઈ જશે કારણ કે આ મંદિરમાં સાથે અમે જ્યાં જઈએ ને અમે જયપુરમાં ગયા હતા જાત્રા લઈને જયપુરમાં તે બસ લઈને તે સાથે બહાર નીકળ્યા ફરવા નીકળ્યા ત્યારે બીજા એક ધીરે નવું ધીરાસર બાંધેલું હતું ત્યાં આગળ દર્શન કરવા ગયા ત્યારે રામચંદ્રજી સીતા અને લક્ષ્મણ ત્રણ મૂર્તિ ભવ્ય છ પૂરી એટલે હું તો જોઈ અને વિચાર પડી ગયો આ મૂર્તિ કેટલી સરસ મૂર્તિ છે પ્રતિષ્ઠા કોણ અત્યારે પ્રતિષ્ઠા મારે જે લાયક પ્રતિષ્ઠા કરવાની શક્તિ જ કોઈ ધરાવતું નથી પ્રતિષ્ઠા શક્તિ કોણ કરે કે જેના બુદ્ધિ નો સેન્ટ ના હોય તે એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય તે પ્રતિષ્ઠા કરી આ તો બુદ્ધિ વાળા બધા લોકો એટલે પછી અમે તેની પ્રતિષ્ઠા કરી એટલે પેલો પૂજારી હતો ને ત્યાં નિર્દય બધા બેઠા હતા પૂજારી રડતો રડતો આવ્યો હાર મને પેલા કોઈ દાડો ભગવાન આટલા નથી આ જશે કે શું કર્યું મેં પ્રતિષ્ઠા કરી છે બીજી જગ્યાએ અયોધ્યામાં પણ એવું કર્યું બધે ના કહી અહીં તો અહીં તો મૂર્તિ બોલશે લોકોને દુઃખ તમે નર્યા દુઃખ દુઃખ ને દુઃખ આટલા ડેરાસન આપી માતા કોડ બધો છતાં જરૂર છે ડેરાસન શું કહ્યું આપણા દેશમાં આટલો ધાર્મિકતા છે છતાં આપણથી રહેવાનું કારણ હા કે ભારતની અંદર

ચોથી પાંચમી ચોપડી ભણતા હતા એ કોઈ છોકરી દુઃખી છે એમ દુઃખી નથી પણ આખે આખે સિત્તેર ટકા પ્રજા દુઃખી છે કે એમ દુઃખી નથી પણ કે આખે આખરે સિત્તેર ટકા જેટલી દુઃખી પ્રજા છે બધી જ દુઃખી છે સિત્તેર ટકા ની બધી ચક્કરિયા ભરાયું મગજ ચોગત બફાય એમ બફાઈ રહ્યું બધું આ બધો પતિ હોવું તમે નાણું ખોટું છે બધે નામ કારણ વ્યવહાર છે આમાં કોણ નાના છોકરા કે જે થતી થતી શું કારણ એને કોઈ જ્ઞાન નથી પૈસા એને અને હિન્દુસ્તાન છે એવું ડેવલપમેન્ટ બહુ ને પુનર્જન્મ સમજે છે એટલે પુનર્જન્મ અને ધોરે દાડે છે તે જ્યાં ફરતા હોય ત્યાં પછી લેવી યાદ ફરે એટલે પાંચડો એને વિનય એ કહ્યું નહીં માં બાહ્ય બુદ્ધિ બહુ મોટી છે ભૌતિક ડેવલપમેન્ટ ઘણું ઓછું છે પણ આધ્યાત્મિક બાપો થાય કઈ નાખશે આપડે તો હાથ હાથ પેઢી સુધીનું કમાઈ આપણે લોભ હાથ પેઢી અને ચિંતા પછી અમે આમ કરીએ ચિંતા નીકળી જાય પછી એ સમજે ને નીકળી જાય પણ આ રેગન મારી પાસે બે હેરન કશું જ થાય તમારે નીકળી જાય બે જ કલાકમાં વિધિન ટુ અવર્સ ફરી કાયમ ચિંતા ના થાય કારણ કે રીગલ બે બે વાર બે રીતે તમારું ડેવલપમેન્ટ જે જાણો તમારે જાતને વિચારો કે આવું ડેવલપમેન્ટ દેશમાં દરમિયાન અને જો એમને નકામું જતો એટલે ખોટું છે લાંબુ તેને કાગળ આપજો ખરેખર ઠાકોર બી છો રસીભાઈ ઠાકોર બી કઈ રીતે કરો છો ઠાકોર બી છું ઠાકોર બી કહો છો ઠાકોર બી છે તે અપમાન કરે છે તે અમને એ પોતે રહી છે સ્વીકાર્યું પારકાની સવાલ આપણે જ બનાવીએ ઠાકોર બી અપમાન કરે છે તમારે તમને તમારે કરે છે કેમ બધા પારકાની સવાલ સાધન છે તાકત આ દેહને ઓળખવાનું સાધન બાય રિયલ વ્યૂ પોઈન્ટ એ જાણવાની જરૂર છે રિયલાઇઝ કરવું જોઈએ ના કરવું માઇન્ડ એ બી છે એટલે આઈ કોણ રિયલાઇઝ નહીં કરવું તમને કેમ લાગે જે એટલો જ ગુંચાળો ઉભો થયો તેથી આ બધું આખો એટલા એકાથી ગુંચાળો ચાલુ આ ગુંચાળો પર મચાડવામાં આવે તો ખરેખર ગુંચાળો નહીં રાખતા પોતે કોણ છું એ જ ખબર નહીં કેટલો બધો મોટો ગુંચાળો એ બતાવવા કઈ રીતે એક એક ભૂતોળો કેવી રીતે બતાવવાનું કહે અમે અમે અમને કહેવાનું તમારે ઘૂંટાળો કાઢી આપે છે જેને ઘૂંટાળો નીકળ્યો હોય તે કાઢી આપે જે ઘૂંટેલો માણસ પણ કાઢી આપે કઈ હોય ગયું ચાલો એટલે ઘૂંટેલો ઘૂંટાળો જેને નીકળી ગયો કાઢી આપે 100 percent. This is a test. That is for now. So the Dada Bhagwan. આપણે તો દવાખાના દાદા બધા હું નથી જઈને બધા એમાં નહીં બોલાવવું પડે કારણ કે બધા અસરદાર છે ના બોલાવવું બધા ખોટ વાળી છે બધું ખેતી બોલાવી નથી કારણ મારો દાદા બધા તેર થી ખોટો ત્યાં બધું થઈ જાય મારો પેન્શન કામ લાગે સમજો બોલ્યું

ચલાવી રહી છે આ બધા ડિઝાઇન પઝલ ચાલતી ચાલ ચાલુ કરી એટલે ભગવાન મનાવી નથી કે આ બધા ચિંતા વિના આખી દેશને ચિંતા નથી બને તો ભગવાન પકડી લીધા હોય તો હું આ ચિંતા રાખે છે અડધી અડધી દુનિયા ચિંતા હોય અડધી દુનિયા ચિંતા ન રહે પછી કહ્યું અડધી પછી કહ્યું બધી આખી દુનિયા ચિંતા કહી જતી મેં ભગવાન છીએ તો શું કહ્યું વાળી ક્રિયાપદ કરો બાકી કમ્પ્લીટ આવી સાચું વિચાર કર્યો એવું તો નહીં બધું પણ હા હોય જમે ખરાબ જ આવે કારણ કે હવે સારી રીતે બતાવ્યું તમે શું જેવું હોય બતાવ્યું એવું વધુ આપે તમે લાગતું જ નહીં પછી મને કહે ક્યાં રહેતો ભગવાન તમે શું લાગે તમે ઈશ્વર કઈ બાપો નહીં બધો ફરી આવે ને આશા તો કઈ ઘટના લોકો ને આશો છે જરા વિચાર તો કઈ મગજમાં આ કદાચ છે તમે બધું કહેવાય લખેલો છે આજે કરાડી હું અવળી ક્રિએટર બધું ઊંચી દવા ઊંચી દવા ના તો મોટા દિલ્હી ના દેતા હોય શું ભરેલું છે તેનું ધ્યાન કરતા તો લીધી ગયું છે હા પાણીમાં છે માટીમાં છે બધે જ છે બધે બધે જ છે જ્ઞાન જેવું છે આપણા સાધુઓ શું વધ્યા એ સમજવું ભગવાન સમજવું ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ કહી શકતા ધન શકતો ભગવાન મને તો બેસી લાગ્યું છે ભેદ હાથી દેખાના ભેદ નથી અને આટલું બધું આટલું બધું ધન ભરાતું ચિંતા આખી જગત હિન્દુસ્તાનને ચિંતા પાર વગર ચિંતા એક અત્યારે હાથે જાય ખોટી ઉત્પન્ન ન થાય ભગવાન ત્યાં થોડા ગપ્પા મરાવે તો એક જ દાડો બોલે બહુ થઈ ગયું આપણે સાદી કાપી દુકાન જઈએ તો કાપી પછી આપણને બહુ ડર લાગે અને ખોટી હોય એવી બધા ખેતી ક્ષેત્રો ભરાય એના કાર્યો આવી ગયા એમની ઊંઘા વગર ના ચાલે એમના દેહ ને કોઈ નહીં જાય તમારી જે મુંબઈમાં સત્સંગ થયેલો ને એ સતત મારી પાસે છે પછી લઈએ ગુજરાતી હોય ભૂતવાનું તમે નહીં કરવાનું ભૂત ક્યાંથી આવ્યું છે ક્યાંથી કેવું આવ્યું છે બધું કહેવાનું બધું સમજણ કાઢીને કાઢી નાખે તો મને આવો મોટ છે તો ત્યાં આગળ રસ્તો કરીએ હંસાબેન પૂછે કે ખરાબ સપના આવે એ હસી વાત છે કે સપના para então, assim, criar. É,